રસીકરણ તો રોજ રોજ ના હો દોઢસો બસો બધું જેટલા દોષ દેખાય એટલા બધા ફરી દોષ જતા રહે પસંદ ઉભા થાય અનંત દોષ નો હું તો દોષ અનંત લખી દઉં ને એ અનંત દોષો નીકળશે ત્યારે સ્વીકાર છે શું થશે કયો પ્રત્યાખ્યાન કેવી રીતે કરવા દાદા બેન કે પ્રત્યાખ્યાન કેવી રીતે કરવા પ્રત્યાખ્યાન અરે નહીં કરવું અત્યારે આપણે લખાણ કરીએ જે દોષ દેખાયો તરફ પશ્ચાતાપ કરવો એમના પ્રતિકરણ કહેવાય ફરી નહીં કરવું એમના પ્રત્યાઘાત કહેવાય ફરી આવ નહીં કરવું નિશ્ચય કરે પેલી આપણે જે બધી પચખાણ વિધિ જે કરાવે છે એ નહીં ને કાતા લોહી રાખવાનું તો આપણું તો ગેસ કહેવાય કેવું પેલું ધર્યું ખાતું શું આ તો this is the cash bank of divine service શું કહ્યું અરે ઉધારી ના થાય ઉધારી તો અનંત રોકડું હારું ઉધારી હારું રોકડું સારું ને હા તાર રોકડું છે રોકડું શીખી જવાનું પછી જોજે મજા કેવી આવે તારે બંને મજા તેથી તને આગળ જ લેખ કર્યા <laughs> ધીરુભાઈ તો કોઈ ભૂરો નેવી બ્લુ છે ભૂરો એમ છે ડાર્ક ભૂરો નેવી બ્લુ લોક દેખેલું ભરકે કાલે આવી હતી મને ખરી કાલે તો આપડે તો આવી હતી આવી હતી દોરું પહેરીને આવી હતી કે છે તેથી આજ ખબર ના પડી મને કાલથી પૂછતી હતી શું પૂછતી હતી હું નથી દાદા દીકરી એ જયંતિભાઈ ની વાત હા જયંતિભાઈ નથી આવ્યા માતાજી નું પૂછું છે કે માતાજી જેવી ચીજ છે માતાજી કે છે ને માતાજી જેવું કઈ છે માતાજી જેવી કઈ ચીજ છે તારા મતલબ નથી એ તો છે પેલો દેવી હોય માતાજી ના હોય જે તીર્થંકર ભગવાન પાસે સેવા સુશ્રીષામ રહેતી હતી તો સેવામાં એ માતાજી કરી પદ્માવતી દેવી કરી નાથાજી પણ આપણે ખાલી કહે કે છે તો પછી શું કે છે દેવી ગણાય કારણ તીર્થંકરોની સેવા કરે જ્ઞાનીઓની સેવા કરે દેવીઓ કહેવાય શું કે તને ગમ્યું નહીં પછી પદ્માવતી નું નામ હવે નહીં ત્યાં વાંધો નથી ને તને માતાજી કેવા બીજા માતાજી એમ કે પેલું કે છે ને કે આ કશું આપણે કેવું આડું અડું કરીએ તો માતાજી ખફા થઈ જાય ક્રોધે ભરાય રોષ થાય એના ઉપરથી એને પ્રશ્ન ઉભો થયેલો કહીએ ને તો દેવો ગમે તે દેવો ને સપડાઈ જઈએ ને આપણે કોઈના કોઈના પોલીસ લાગમાં પોલીસ ગુનો થાય ના કે એવું દેવી ના લાગવા દેવી ના ગુનો થાય લાગવા ના પોલીસ વાળાને કે ઉભી રાખો ગાડી એટલે આપણે ઉતાવળ હોય તો કે અને કોણ ઠેમ ચાલી જઈએ પછી એને ગુનો થાય જ નહીં એવું આ દેવીઓને સત્તા છે એમાં હારાહારી આપણે કરીએ ગુનો લાગુ છે ના બધું તમે દેવ ઓલી કે વાત કરી ને કે બુદ્ધિ હોય અને ઇમોશન્સ હોય ઇમોશનલ થાય તો દેવ દેવીઓને તો બુદ્ધિ ના હોય તો પછી એ શું કરવા ઇમોશનલ થાય બુદ્ધિ હોય તીર્થંકર ભગવાન ના જ્ઞાની પુરુષ ને ના બીજે બધે બુદ્ધિ પણ એ સત્તા બીજી બહુ છે ભગવાનની સેવા કરનારા અને સત્તા પાર વગરની ધારે તો રાજી કરી દે કોઈને સમજ ને અને મોક્ષ જવા તૈયારી વાળા પોતે મોક્ષ જવા બહુ પાર વગરની સત્તા ધરાવે ને જૈનો દેવીઓ પૂજા છે ને બધાને સત્તા પાર મુશ્કેલીઓ કાઢી આપે કારણ કે સાતન દેવીઓ હોય છે સાતન દેવી કહેવાય છે બીજા ધર્મના શાસન જો આપણા વિતરાગ દાદા હા આવું સાંભળવાનું ના બધા જ્ઞાની પુરુષ દેખાત ક્યારે દક્ષિણ પછી એની જવાબદારી પર છોડી દઉં આ પ્રકાશમાં તારી જવાબદારી પર તારે જે કરવું હોય ચોરી કરીએ તો તારી જોખમદારી અને તારે પોલીસ પોલીસની જોખમદારી અને દાનેશ્વરી તારી જોખમદારી છે બધી તારી જોખમદારી સમજી કરશે અમે તને કશું ના નથી કરતા કે આ કર ને આ ના કરે એવું અમારે કઈ કહેવાય પ્રકાશ આપ્યો છે પ્રકાશ નો સદુપયોગ કર દુરુપયોગ કરું તો તારી જોખમદારી છે શું ખોટું કે ભગવાન હે ભગવાન માં હાથ લાગતા નથી કારણ કે એમનું નામ હસન નથુ છે પોતે ડોક્ટર નાયરોબીમાં હતા અને મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર નો ગવર્મેન્ટે ઇલકાબ આપેલો એમ બરોબર છે નામ શું હસન નથુ હવે આ જે છે આ જે નામ છે ને એ નામ તમારું પાડેલું છે એ નહીં કે તમે સાથે લઈને આવેલા તમે ખરેખર કોણ છો એ તમારે જાણવું રહ્યું ખરેખર તમે કોણ છો એ જાણવું માય નેમ ઇઝ હસન પસંદ પસંદ My, તમારે સમજવાનું આપણે પહેલે સમજાય એવી વસ્તુ છે કે આપણે જાણવાની જરૂર ખરી કેમ લાગે છે આપણે બરોબર એટલું જ જાણવાની જરૂર છે એટલું જાણ્યું હોત ને તો આપણી પાસે બધું જ છે એવું મને સમજાઈ ગયું પણ આટલું બાકી છે એ મારે તમને કહી દેવું પડ્યું જો આટલું બાગીને તમારી હિસાબ હોય તમને જયારે જરૂરિયાત હોય તો મને કહેજો કે મારા આની પણ જરૂરિયાત છે જરૂરિયાત ના હોય તો માણસ આવે પણ નહીં જરૂરિયાત ન હોત તો અહીંયા આવતા જ નહીં ને કરી ત્યારે છે તે ત્યાં નેરવીમાં હતા નૈરોબીમાં હતા તમે નેરવી હતા ત્યારે હું નૈરોબીમાં હતો પણ મારે તો અહીંયા આવ્યા પછી પેલા પુસ્તક મૂકેલા લાઇબ્રેરીમાં ત્યાર પછી એમની જોડે ઓળખાણ થઈ તેના ટેલિફોન નંબર થી પુસ્તક વાંચ્યું છે ને લાઈબ્રેરી પક્ષપાતી છે કેવા છે વેદાંત નો પક્ષપાત જૈન નો પક્ષપાત સ્વામિનારાયણ નો પક્ષપાત બધા પક્ષપાતી બધા પોતાના નિષ્પક્ષપાતી પુસ્તક એટલે એટલે બધાને કામ લાગે છે જૈનો જૈનો પક્ષપાત સંભાળી દે પીરા પક્ષપાતમાં પૂરી વાત હોય નહીં હું કોણ છું એ તો અનુભવની વાત છે બોલવાની વાત નથી જો હું કોણ છું એ અનુભવવાની વાત છે બોલવાની વાત નથી નહીં બોલવાની વાત નથી અનુભવવાની વાત છે બોલવાની વાત આ બધા લોકો ચોપડીમાં શીખેલા શબ્દ બોલે એમાં દાડો વરે નહીં એવું છે ને કે આખા બધા લોકો એમ કે છે ખાકર ગરી છે એવું બોલે છે આપણે એને પૂછે ગરી એટલે શું તું મળે કે તે મને ખબર નથી કે શું કહ્યું એટલે મારે તો શું કરવું કે શું કરવું પડે કે હસન સાહેબ નું મોડું ઉગાડે એનું મૂકવું પડે એટલે હસન સાહેબ કે ના એવું ના પડે તમે સુગંધ આવે ને એનું નામ અનુભવ તમે ચાકો એનું નામ અનુભવ શું કહ્યું તમે જુદા નથી હું જુદા નથી આપણે એકના એક જ છીએ આ તો બેભાન બેભાનપણા લઈને મારી તારી રમતા અને ખોટો મતની ધંધાળો હોય આ મતની ધંધાળો મારી નાખી પબ્લિક ને શું કહ્યું ધર્મ તો જુદા હોવા જ જોઈએ પણ મતની ધંધાળ ના હોય છે શું કહે કારણ કે લોકો કહે છે ધર્મ બધા સરકાર છે એવું બોલનારા ભયંકર જોખમ વાળા છે શું કહ્યું ભયંકર જોખમ વાળા છે એવું બોલનાર બધા ધર્મ સરકાર છે એવું બોલનારા ભયંકર જોખમ વાળા છે શું વાળા છે પછી એને કહેવું શું જોઈએ કે બધા ધર્મ સાચા છે પણ સરખા નથી જીવન બધું સાચું તો ખરું પણ સરખું કેવાય એ રીતે કનિક કનિક ના કમે કમે વસ્તુ થયેલું છે કેવું છે દરેક જયારે ના સમજાયું ત્યારે ભગવાનને કરતા તરીકે સ્વીકાર કર્યો કે એનો કરતા ભગવાન હોવો જોઈએ કોઈ એમ કહી શકતો નથી ખરેખર ભગવાન કરતા છે જ સૌ સાંભળી હોવો જોઈએ કે જો એ અદભુત બોલ્યા છે કારણ કે કબજણ ના પડી ગયો પાછળ શું હવે ભગવાન કરતા છે એવું જો ડિસિઝન થાય તો કેટલા બધા પ્રમાણ વિરોધાભાસ ઉભો શું થાય અને કરતા છે તો બધા બધાને સરખું દુઃખ હોવું જોઈએ સરખું સુખ હોવું જોઈએ બધાને આ બધું ભગવાન જે કરતા છે તો પછી આ બધાના ફેરફાર ના હોવો જોઈએ આવું દુખ્યા આખું વળી દુખી આખું વર્લ્ડ માન થી પીડાય છે શું સાધુ ભગવાન જો કરતા હતા આવું ના હોય બધી હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી તમારી પાસે છે ભગવાન પ્રકાશક છે પ્રકાશ સિવાય થાય એવું એ પ્રકાશ એ ચેતન છે સમજ ને એટલે આના એટલે ફોજના સાયન્ટિસ્ટોને પૂછ્યું એ ખરેખર શું કહેવા માંગો છો ભગવાન કરતા નથી અમારે ક્રાઇસ્ટે કહ્યું કે ગોડ ઇઝ ક્રિએટર તમે જો God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact શું by fact the world is the puzzle itself itself puzzle થયેલું વિજ્ઞાનથી કોયડો ઉભો થઈ ગયો વિજ્ઞાનથી કોયડો ઉભો થઈ ગયો સમજો ને આ કોયડો ભૂસાયો છે વિજ્ઞાનથી ઉભો થયો છે તારે વેદાંત શું કે વેદાંતિઓ ભગવાનની ઈચ્છા હતી તે જે ઈચ્છા વાળો ભિખારો કહેવાય એ ખબર ને કોઈ પણ ઈચ્છા વાળો ભિખારો કહેવાય કે ખોટું આરોપ કરે નહીં સમજવા એટલે અમે ચાર વેદના ઉપરી હોઈએ એ આમ છે વેદ તો એટલું જ બોલે એટલું જ બોલે ધીસ ઇઝ નોટ ધેટ શું કહે બોલે બેટી બેટી બોલે ધીસ અને અમે કહીએ જે હસન સાહેબ ઈચ્છા છે કે મારે આ ચાકુ છે તો અમે કહીએ ધીસ અને પછી જે આનંદ અત્યારે હસન હસન જો આટલો આનંદ રહે છે તો મૂળ પુરુષ થયો તો કેટલો આનંદ થાય તમારી જાતને ઓળખો તારે self self self realized no self hmm. એટલે આ સેલ્ફ રિયલાઇઝિંગ ડે છે આજ તમને અનુકૂળ બેસજો અહીં ગયો અને આ નિવેડો લઈ રાખીએ બરોબર ને કેટલાક વગર પ્રોગ્રામ <laughs> નામ નામ છે નામ જાણકાર નથી એ કઈ જાણકાર કે અત્યારથી લગ્ન કરી નહીં રહી પોતે પોતાના જાણ્યા વગર લગ્ન નહીં કરી ફાધર ઓફ સંત થઈ ગયા છે જાણવાનું હોતું નથી એટલે આ લોકો બધા જાણ્યા કરતા સાધુ સંન્યાસ જાણી નથી હોતું તરફ હવે તકો ફરક જ્ઞાની પુરુષ આવે ત્યાં જ્ઞાની પુરુષ કોને કહેવાય જેને જાણવાનું કોઈ બાકી ના હોય જેના બુદ્ધિ નો ફોટો ના હોય એક ધ્યાન પણ બુદ્ધિ હોય તો જ્ઞાની ના કહેવાય દુનિયામાં કૃષ્ણ ને રામ જેવા બધા વ્યક્તિઓ આવી ગઈ તો એની શું જગા આ દુનિયામાં કૃષ્ણ રામ એ બધા આવી ગયા તો રામ કૃષ્ણ જે બધા થઈ ગયા ક્રાઇસ્ટ મોહમ્મદ એ બધાની એ બધાનું સ્થાન કેવું એમ એ લોકોનું સ્થાન કેવું કક્ષા કેવી એમની કક્ષા કેવી એમ રામ કૃષ્ણ મોહમ્મદ બુદ્ધ મહાવીર આવી ગયા છે જે દેશમાં જે દેશમાં થયા ને તે દેશમાં એનું સ્થાન એના દેશને લાયક <laughs> કરે એવું આખો દેશ એક્સેપ્ટ કરે એવું સ્થાન તો બોલી પણ જુદા જુદા સ્ટેન્ડર્ડ જુદા જુદા પણ એ બે જેમ જ ભગવાન તરીકે માને ખબર ને મુસ્લિમના દેશમાં માને તેને એવું કે ભગવાન નો આદેશ લઈને આવનાર પૈગામ લઈને આવે એ આદેશ લઈ પૈગમ્બર તે પેગમ્બર સાહેબ કહેવાય શું કહ્યું એટલે ત્યાં એમના જાતે મનુષ્ય ખુદા થઈ શકે નહીં એમનામાં અંગ્રેજોના ફોરેન બધે ના થઈ શકે એટલે એમના જે ભરેલા ને હતા વિચારથી એ મને પૂછાય મળ્યા કે ખુદા ને કઈ ફેર છે ને ખુદા જે ખુદ ને જાણે એ ખુદા કહેવાય શું કહ્યું અને અલ્લાહ તો જેને દેહ જ ના હોય શું કહ્યું અને આખા બધા આખી ભગવાન ને સમસ્ત એક રૂપે જુએ એ અલ્લાહ કહેવાય હોય ને અને ખુદા તો દેહ ને પોતે પોતે કોણ શું જાણે ને ત્યાંથી ખુદા તમારું જ્ઞાન લીધા પછી તમારું સ્થાન અમારા હૃદયમાં ક્યાં રહેશે તમારું જ્ઞાન લીધા પછી તમારું સ્થાન અમારા હૃદયમાં ક્યાં રહે છે એ તમને પછી ખબર પડશે તમને હજારો ઓછામાં ઓછા પંદર હજાર માણસો જે કહેતા આવશે તે દાદા એક ક્ષણ વાર આમ ભૂલતા નથી એક ક્ષણ વાર એક ક્ષણ વાર બોલાય રાત્રિ દિવસ આજે જ હોય પછી બોલવાની ચિંતા છે કારણ કે કારણ કે હું આ દેશથી છૂટો થઈ ગયેલો છું દેશથી મુક્ત થયેલો છું છવ્વીસ વર્ષથી આ દેહ નો માલિક પણ નથી રહ્યો આ વાણી માલિક નથી અને આ મન માલિક નથી અમારું મન હોય ખરું પણ પણ કેવું હોય મન સૂક્ષ્મ સૂક્ષ્મતમ એટલે કોઈ જગ્યાએ ઉભું ના રહે મિનિટે મિનિટે ઉભું ના રહે ચક્કર બહાર કરે જેમ નાનું બાળચક્ર હોય ને તે કર્યા કરે અને તમારું મન તો પાંચ કલાક ઉભું રહે કોઈ જગ્યાએ અડધો કલાક ઉભું રહે જેમ માર્ચ છે તો માર્ચ છે તો કરે ને એ તમારું મન બના કરે કોઈ વસ્તુ સારી આવે તો અમારું મનમાં કોઈ વસ્તુ આવે હોય નહીં એટલે અમારે આ મન હોય ને તેના માલિક અમે નહીં આ વાણી કોણ બોલે છે માલિક નથી આ વાણી ના અમે કોણ બોલે છે આ માલકી બની વાણી છે વિધાઉટ એની પોઈઝરસ બધી મારી વાણી જે બોલે છે ને બધી પોઈઝરસ આ વિધાઉટ એની વાણી છે કોણ બોલે છે આ બોલે છે કોઈ આપ સમજાવો સાચો હું છે સાચો હું છે એ અસર નહીં પણ જે અસર ની અંદર જે અસર છે એ નહીં છે પણ સાચો હું અંદર છે એ શક્તિ જે આપણે તો તો તો તો પછી અહીંથી ઉઠીને જવું ને તો આ એવું બોલે છે એટલે હરીશો દોલનું આ ને એ હરીશો દોલનું એની વેલ્યુ થઈ જાય નથી કર્યું મારી વાત પણ સાયન્ટિસ્ટ સમજાય એવી નથી મારી વાત મારી વાત બહુ ભીની વાત કઈ ઊંડી વાત એટલે સાયન્ટિસ્ટે કહ્યું કે અમે એક્સેપ્ટ થાય એવું નથી પણ તમારું અમારે વિચારના ધોરણ પર લેવું પડશે વાત કે આ વર્લ્ડમાં હું એકલો જ એવું બોલું છું કે આ ઓરિજિનલ ટેબ્લેટર વાત કરે તમારી સાથે કોણ વાત કરે છે આ ઓરિજિનલ ટેબ્લેટર એ તમારી સાથે વાત કરે છે એ વક્તા એ છે ઓરિજિનલ ટેબ્લેટર તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દ્રષ્ટા છું શું છું જ્ઞાતા દ્રષ્ટા એટલે શું બોલ્યું જ્યાં ટેબ્લેટર ત્યારે હું નોંધ રાખું છું હા સર હોય ને એક શબ્દ જો ઊંધો બોલાયો હોય તરત પકડાય છે એટલે આ ઓરિજિનલ કોઈ બોલ્યો નહીં એટલે સાયન્ટિસ્ટો કહે છે કે અમારા ટીમ બોલાવી નહીં તમે શું થાય અહંકાર ગયા પછી બોલાય અહંકાર જેનો ખલાસ થઈ ગયો હોય ને તે બોલી શકે સમજ અહંકાર ખલાસ થઈ જાય બુદ્ધિ ખલાસ થઈ જાય બધી બુદ્ધિ તો હતી જો હતી અહંકાર છે તો હતી બુદ્ધિ કારણ કે અહંકાર અઘરો છે ધૃતરા જેવો તે બુદ્ધિ છે ચાલે છે સમજ ને કોની વાંખે ચાલે છે બુદ્ધિ ની વાંખે ચાલે છે ખબર હોય ને તે મારા બુદ્ધિ જતી હોય ને એટલે અમને એમ લાગે છે અમને એમ લાગે છે બહુ બુદ્ધિમાન છો ના અમારું સેન્ટ બુદ્ધિ બુદ્ધિ નો બુદ્ધિ ને બુદ્ધિ ની વ્યાખ્યા આપું બુદ્ધિ એટલે જેની બિગિનિંગ હોય જેને હેન્ડ હોય એમને બુદ્ધિ શું કહ્યું આ તો આ વર્ગ જ્ઞાન છે આ એન્ડલેસ જ્ઞાન છે જેની બિગિનિંગ નથી જેને એન્ડ નથી સનાતન જ્ઞાન છે જ્ઞાન છે જ્ઞાનમાં બુદ્ધિમાં ફેરશું જ્ઞાનમાં બુદ્ધિમાં ફેરશું કે ઇનડિરેક્ટ પ્રકાર ઇનડિરેક્ટ જ્ઞાન ઇનડિરેક્ટ જ્ઞાન એ બુદ્ધિ અને ડિરેક્ટ જ્ઞાન એ જ્ઞાન બરાબર ભાઈ ઇન્દ્રિય કે બુદ્ધિ તમે સમજાયું ઇન્દ્રિય એટલે આ સૂર્યનું હા પર પડ્યું એ ડિરેક્ટ કહેવાય અને અરીસાનું અસર રસોડમ તમે લીધું એ ઇન્દ્રિય અને રસોડા મારી એ બુદ્ધિ છે શું છે એવી રીતે મનુષ્યનામાં શું થાય છે આત્માનો પ્રકાર અહંકારના થ્રુ આ બાજુ આવે છે એ બુદ્ધિ છે શું છે જેવો જો અહંકાર ગોડો અહંકાર બુદ્ધિ મારી ડાયો અહંકાર બુદ્ધિ રહી જો અહંકાર સમજ લોભ્યો અહંકાર બુદ્ધિ પણ લોભી શું કહે જેવો અહંકાર એવી બુદ્ધિ બાકી આ વર્લ્ડ નો જે પરમાત્મા જેને કે છે આખા વર્લ્ડ જેને પરમાત્મા કે છે આખા બ્રહ્માનો ત્યારે એમને નિરંતર એના દર્શન કર્યા કે શું કરે જાતે એને રીતે રૂબરૂ જાતે સેલ્ફ તરીકે શું કહે જે જગત ને ક્યારે પણ ન જણાય એવી વસ્તુ છે છતાં આ કોઈ માર્ગ નથી છતાં હું વર્લ્ડમાં લોકો મને કે છે કે તમે ગુરુ છો ના ભાઈ હું ગુરુ હું મારી પાસે નથી હતી ગુરુ ગુરુ એટલે ધારે અને ભારે એટલે એ પોતે ડૂબે ડૂબે પણ બીજા ઉપર બેઠા તે બધાને ડૂબાડે કે પેલા ગુરુ તારતા હતા તે ત્યાં એ ગુરુ કિલ્લી લઈને આવતા હતા શું કહ્યું ગુરુ કિલ્લી ગુરુ એટલે ભારે એવું તમને સમજાય તમે સમજાય ને ગુરુ કિલ્લી હોય ને તો પોતે તરે અને બીજા તાર સમજે અત્યારે આ ગુરુ ગુરુ કિલ્લી નહીં સમજે ને આ લોકો મારી નાખે અને અમે તો ગુરુ થઈ બેઠા નથી હું તો આખા વર્લ્ડ નો શિષ્ય થઈને બેઠેલો છું અને લઘુત્તમ પુરુષ છું લઘુત્તમ એટલે આ વ્યવહારમાં હું લઘુત્તમ છું અને એક્ઝેક્ટલી હું ગુરુત્તમ છું મારા કોઈ ઉપરી નથી આ વર્લ્ડ માં શું કહ્યું મારો કોઈ ઉપરી નથી મારો ઉપરી જે ભગવાન જે પરમાત્મા તે મને વસ થઈ ગયેલો શું થયું પછી શું જોઈએ આપણે મારું મન મુશ્કેલું છે પછી જોયો ભાઈ તેથી અઢારો માસ ને મુક્તિ આપેલી છે ચિંતા થાય તો જવાબદારી એક ચિંતા થાય મારે બે લાખ ડોલર નો દવા મળશે નહી તો ચિંતા વગર તો આ મોટા જ્ઞાનીઓ મેળવેલા શું કહ્યું આ તો ભાઈ અધ્યાય વિજ્ઞાન છે તે થયું હવે આપણે આનો ઉકેલ લાવીશું હવે આપણે સર્વ કારણ કે આ બધા મોડા લાવ્યા ને એ સર્વ નવું જ્ઞાન રાખીશું નહીં તો અમે છ વાગે શરૂ કરી દઈએ શું કહ્યું અમારે આખો દાડો કહીએ તો હોય ખાલી બોલવાનો જ છે આ વિચાર જે ભાઈ બોલે એટલું બોલવાનું જ છે વિચાર બરોબર ને તમારે વિચારવાનું નથી દિન એટલે બોલાવો જો છું આવું ના ચાલે પ્રગટ થઈ બેઠા પાગલો ખુશી જાય અત્યારે બોલાવો દાદા હું તો આ દાડે જવાનું છું તો એમાં એક દાડો તમે આશીર્વાદ લીધા રહેશો નહીં તમારે જો અહીં આવું આ કામ પૂરું પૂરું કરીએ તો પૂરું છે પછી નિરંતર કરવાથી રહેશે એની ગેરંટી તો પાછા દાડા શું તમે પાછા દાડા આ લોકો ના જાઓ જાય તો આમ પાછળ અહીં ના ખબર મારા ઠાકર કાયમ થોડી પણ તમારા તો પાછળ અહીં અહીંયા તારા આનંદ કરતા નું હાટું આવી આ આનંદ કરતા નું હાટું ઘડી વાળો બની જવાનું માટે કોઈ પૂછશો નહીં અમે તમને કહી શકીએ પછી આવો ના હોય તમારું ખબર આ જ્ઞાન લીધા પછી આવે પૂછશો નહીં ગેરંટી તમને આપીએ હવે અમે પાંચ આજ્ઞા આપીએ સાથે લાખ આ કુસમમાં આ જ્ઞાન જતું ના રહે કુસમ એવી વાત આપી ઘરમાં કુસંગ બહાર કુસંગ વેપારમાં કુસંગ નોકરીમાં કુસંગ તમે એટલે તમે પાંચ આજ્ઞા આપી હવે આજ્ઞા આપવાની શરૂઆત કરું બરાબર ને તે અઘરી હોય તમારે કઈ બેકાર નહીં પડે આ તો લીફમાં બેઠા પછી આપણે મારે જવું પડે ભાઈ આસપાસ બહાર કાઢશે શું તારું નામ શું મારું નામ મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્ર આ થઈ ગયો પણ બહાર લોકો જાણતા નથી ને એટલે બહાર કોઈ પૂછે તારે તું શું કહી તું કોણ છું તારે શું કહીશું ના એવું કહે છોકરાને સમજણી પડે અને ઘરમાં ધકા ગાળો થઈ એવું શું એટલે હું તમને સમજ પાડું બહાર જે ભાષા છે ને આપડે ભૂલી ગયા નથી બહારની ભાષા છે આપડે કઈ ભૂલી ગયા ક્રાંતિ ની ભાષા છે કઈ છે આ ભગવાન ની શુદ્ધ ભાષા છે કઈ આ ભાષા નવી શીખ્યા તમે પણ પાછી કઈ ભૂલી ગયા નથી એટલે તમારે જે હિન્દુ વાત કરી હોય વાત કરી હું મહેન્દ્ર એટલે બહાર રિલેટિવ ભાષા છે છે ભગવાન ની રિયલ ભાષા શુદ્ધાત્મા આ ભગવાન ની રિયલ ભાષામાં તમે સિદ્ધાર્થમાં અને રિલેટિવ ભાષામાં છે તે તું મહેન્દ્ર તો the world is the puzzle itself There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Mahendra, you are by real viewpoint, you are Siddhartha. Siddhartha. સમજો છો સમજો યાર By relative by real you find I am Hassan. By relative you find you are Hassan. By real you find you are Sultan. True. By relative you find you are Jain. You are husband of your wife. You are father of your son. You are son of your father. એ બધું રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને real viewpoint you are શ્રદ્ધા શું કહ્યું તમે સમજાય કહ્યું આ રિલેટિવ રિફાઇન રિલેટિવ રિફાઇન વિનાશી છે અને રિયલ રિફાઇન અવિનાશી છે રિલેટિવ રિફાઇન એનું ફળ આપીને જતું રહેશે અને તમે રિયલ રહેશે શું કરું Revival is the puzzle itself, the puzzle Saguta. There are two viewpoints to solve the puzzle. One relative viewpoint, one real viewpoint. હવે ગાયને બાદી ભાષામાં શું છે શું છે એ સુધાર્થમાં છે કે ભગવાનની ભાષા પણ લોકોને ખબર ભગવાનની ભાષા તને ખબર થઈ ગઈ એટલે ભગવાનની ભાષા તું સમજી ગયો આ બધા જે પેકિંગ છે તેની માલ એક જ પ્રકારના ભગવાન રહેલા છે આ બધા પેકિંગ કેટલી બધા પેકિંગ છે બે જતા પેકિંગ કેટલી જતા છે ભગવાન ભગવાન એટલે બાય રિલેટિવ રૂપાણી જે ગાય બાય રિયલ રૂપાણી શુદ્ધાત્મા બાય રિલેટિવ રૂપાણી બકરી બાય રિયલ રૂપાણી શુદ્ધાત્મા બાય રિલેટિવ રૂપાણી ગુલાબના છોડ બાય રિયલ રૂપાણી શુદ્ધાત્મા એટલે આપનો રસ સર્વભૂતે જુક્ત થઈ ગયો નથી ભૂત ખબર ને સમજાયું એટલે આ આ બે આજ્ઞા થઈ કઈ કઈ બે આજ્ઞા થઈ એટલે કાલથી આમ બહાર નીકળું ને તો પેલો તો આ ઝાડો છે આ પાકડો છે આ છે આ ઊંચી છે સ્ત્રી આ નીચી છે એવું જો ચા માથે દેખાય બધું રિલેટિવ અને અંતરની માથે દેખાય રિયલ સમજો ને તે જોતો જોતો તારી વ્યવહાર વાર ઘેર આવે એક જ વાગે એટલે ઉપયોગ કરી આવે આને આપ્યું હતું ને અંદરની વાત દિવ્ય ચક્ષુ છે શું છે દિવ્ય વિચાર દિવ્ય ચક્ષુ શું કહ્યું બહુ થઈ ગયું પૂર્ણ હજાર નું ભ્રાંતિ આ જોયું હા મારો સારો આવ્યો આ તારા બધા બને હું આ જુઓ મળો જુઓ તારા બને કોઈ ના કારણ આવે એવું બોલે એ કોઈનો સારો ના હોય એવું બોલે જેમ ના દેવાનું ચાલે ચાલે શું કામ ભજે કરતો એવી દુનિયા આ જોતા જોતા જવાનું મારો અને વાઈફ ના જોતા જોવાનું દેખાય છે આ છે એ રિલેટિવ છે અને અંદરની વાત શુદ્ધાત્મા દેખાય એટલે એની જો પીડાતા દ્વારા આ જોઈ જાય ને એટલે પીડાનું મન બંધ થઈ જાય ઇન્ટરેસ્ટ નહીં ભોગ ભોગવવાનો છે ઇન્ટરેસ્ટ તો બધામાંથી ઉડી જશે ઇન્ટરેસ્ટ નહીં રહ્યા ઇન્ટરેસ્ટ આવવા જશે તમે ખબર પડી ને તમે તમે ફર્સ્ટ ક્લાસ ચા પીએ આજે કઈ તમે તમે બહુ સરસ ચા પડી બિંદાવે છે તમે બે ઘરેથી ખવડાવીએ અને પછી ચા પીએ ચાલી જીતે જતા હે <laughs> જ્ઞાન આપ્યું ને એવું ભયંકર સુખ વાળું છે બધા મોડા ને એટલે ઇન્ટરેસ્ટ ભોગવજો ગયા એ તો છૂટકો જ નથી પ્રાયોગ ભોગવ્યો છૂટકો નથી પણ તમે અહીંના ઇન્ટરેસ્ટ આવ્યો છે તમે પેલા સમજાવી દો તને જો સમજાય તારું કામ નીકળી જાય પાંચ તને સમજી ગઈ તારું કામ નીકળી કારણ ભાગત જઈને આવ્યા તો બહુ પ્રશ્ન પૂછ્યા બે કલાક પ્રશ્ન કર્યો તો ઇન્ડિયન છે ને કેવું ડેવલપમેન્ટ આ રેકોર્ડ મારી જોડે અને મારા છે ને તે વેરી છે અને એવું ના બોલે પૂર્વ તો બોલે જ નહીં તમે કહ્યું ને તમે ગમશે આ બધું આ વિજ્ઞાન છે તમે આપીશું જરૂર હજી તમે બે વાયુ છે તમે દિવસ છે લખી રાખજો કે આ દાદા મને મળ્યા મોટા અક્ષર એમાં કોલમ રાખીશ કે હવે બે આજ્ઞા બીજી ત્રણ આપું બીજી ભાઈ ત્રણ આપું મહેન્દ્ર હવે અત્યાર સુધી તો તું કમાતો હતો આપડા લોકો દસ લાખ કપાય દસ લાખ પણ ત્યાં થોડી પણ હતા એડ થાય એડ થાય પછી મોડા મોડા પડે તો આપણે પૂછીએ કેમ ચંદ્રલાલ કેમ ઉભરે છે જરા નરમ લાગો અરે શું કરી આ ભગવાન નું હું કમાવતા હું કમાયો કે અને ખોટ ગીતા તો ના કે આ ઇજરો એ તમે છોડતા નથી તો તમારી દશા શું થશે સારો બફાય ભગવાન કેવા ભગવાન નફો નફો કઈ જાય કમાયો હું કમાયો અરે ખોટ ગીતા તો બંધ કરી મારા ઘેર બાબાનો મારા બાબાનો બાબો છે આ તેના રોલમાં પહેરાવ્યા છે અને મરી જાય આમ દાદો થવા માટે તે ભગવાન યાદ નહીં કરતા તો મરી ગયો કે ભગવાન માં હા રીત ભગવાન ભગવાન જ છે ભગવાને આધાર નથી કાઢ્યો ભગવાન હાથ ચાલે જ નહીં આવી બાબતની હા અંદર બધા નહીં કરતા એ સેક્રેટરી ચાવી આપી દેતા હું જાય તો મજૂરો મજૂરી કરે એ ભગવાન ચાલુ કરતો છે ગેસના ગેસમાં કરતો છે તને ખબર ને આ તો હું જોઈ કહું છું એક્ઝેક્ટ અને કોઈ ચાલો નહીં મારી શકે એવો એ કરતો કહું છું ને અને ચૌદ આપતવાળી થશે ને તે સાસરો તરીકે મારી ગયા નથી કારણ સાસરો સંકટ પડેલા થયા નહીં કારણ કે ભાષા સમજાય નહીં ને પારિભાષિક શબ્દો અને આ તો ગુજરાતી ભાષા અને તે પછી તળપદી ભાષા છે <laughs> એટલે ત્રીજું વાક્ય આપણું થયું આ કોણ ચલાવે છે અત્યારે સુધી તું ચાલતો હું ચલાવું છું તો એક ગણત એવું શું કહ્યું મારો ભોગો પહેલો ખેતો હતો એની વહુ આવે છે મોર બની છે ત્યાં છે બેસાડી મારો વહુ નહીં તમારો એની બહુ મોર બની છે ત્યાં છે બેસાડે બોલાયો પણ અમે લોકો લાજ શરમી તો શું બોલવાનું આરોપ આપવાનું કોને લાજ શરમી હજી હાથ મારે કટી રાખે હવે કોણ ચલાવે છે તને કહું ખબર ને અનાધિકારથી આ જગતનું સંચાલન વ્યવસ્થિતતાની શક્તિ કરી રહી છે શું કરી છે કોમ્પ્યુટર જેવી શક્તિ છે કોમ્પ્યુટર જેવી કે કોમ્પ્યુટરમાં જે તમારા ભાવ કરો છો ને ભાવ કર્મ જેને કર્મ કહેવાય છે ને જેને યોજના રૂપી કર્મ પ્રોજેક્ટ પ્રોજેક્ટ કરો છો તે બધા ફીડ તરીકે દાખલ થાય છે અને આમાં થયા પછી વિસર્જન એની મારફત થયા કરે સમજો ને એટલે આવી રીતે ચાલ્યા કરે સમજાય છે હવે વ્યવસ્થિત શક્તિ શું કરે છે થી સૂર્ય ચંદ્ર તાર બધું વ્યવસ્થિત જ રાખે છે ક્યાંક પણ કશું બગડે નહીં લોકો અવ્યવસ્થિત કરે એ વ્યવસ્થિત અમદાવાદ તમારા એટલા બધા કાર્ય અમદાવાદ ફેર ભરી જાય તો ત્યાં આગળ વ્યવસ્થિત રજા લેતો વ્યવસ્થિત મુશ્કેલી એટલે વ્યવસ્થિત તમે શક્તિકાર કરાવશે બરોબર ને અને તું જુદો થઈ ગયો મહેન્દ્ર થી મહેન્દ્ર ને તું બે જુદા થઈ ગયા આવ જુદા જુદા બરોબર એટલે જે આમ એકાદ એકાત્મતા હતી આમ તો હતું તે જ થઈ ગયું ભ્રાંતિ રસી ચોટેલું છું ક્યાંથી ભ્રાંતિ રસ ક્યાંથી લાવતા પ્રાંતિ રસ બધા પણ લાવતા છે મેં કહ્યું કહ્યું તો તત્કાલથી રસ પડ્યો મારું કહ્યું કે તત્કાલથી રસ પડ્યો હું મારું ઊભું થયું એનાથી રસ પડ્યો તમે ખબર પડી ને સમજણ એટલે આ તમારું વ્યવસ્થિત શક્તિ તમારું હસનનું કરાવી રહેશે તે હસનને પ્રેરણા કરશે અને ચાલ્યા કરશે તમારે શું કરવાનું હસન શું કરે છે એને જોયા કરવાનું અસન શું કરે છે મન શું કરે છે બુદ્ધિ શું કરે છે તમારે તમે દાતા